वहाँ तक व्यू पॉइंट का सारा व्यू पॉइंट मिल जाता नहीं एक कैसा व्यू पॉइंट है एक कैसा व्यू पॉइंट है एक कैसा व्यू और हम तो आज की जो प्रणाली है समाज समाजवाद उनका भी करवाते आज के नए है ना वे तो वेदांत का भी बहुत जरूरी है वेदांत का व्यू पॉइंट है हम लोग हम तो वैष्णव था हाँ वेदांत को मानने वाला हाँ और इसमें निकल तू क्या किधर हुआ वेदांत बोलता है कि आत्मा शुद्ध है हाँ तो फिर मंदिर को जाने का क्या जरूरत है क्या कुछ जरूरत है शुद्ध है हाँ, क्या शुद्ध है, फिर आवश्यकता ही नहीं। એટલે हम- हमारा प्र- प्रश्न हो गया हमको कि शुद्ध है या कि नहीं शुद्ध है अच्छा ऐसा नहीं चलेगा ये कृष्ण को बोला एकांत- कृष्ण को एकांत बात बोला है। हाँ, कृष्ण को बोला कि अज्ञान से आत्मा शुद्ध अशुद्ध है ज्ञान से शुद्ध है जहाँ तक अज्ञान है वहाँ तक आत्मा अशुद्ध है हाँ निश्चय और व्यवहार दोनों बात हैं? निश्चय और व्यवहार हाँ हाँ दोनों એટલે એટલે વ્યવહાર व्यू पॉइंट थी आत्मा अज्ञान भी है नित्य विज्ञान भी है तो અને ऐसा होना चाहिए व्यू पॉइंट की होना नई नई बात होना नई बात है। नई बात कोई जगह पे नहीं है ये ज्यादा कठिनाई एकांगी दृष्टिकोण से ही हुई है। ज्यादा कठिनाई एकांगी દ્રષ્ટિકોણ से हुई है हाँ? એકાંગી દ્રષ્ટિકોણ થી આ બધી વધારે કઠિનાઈ થઈ છે एकांतिक हाँ हाँ एकांतिक ए, ऐसा और दिगंबरी हुआ भी एकांतिक पकड़ लेता है ऐसा हुआ कि पंद्रह सौ वर्षों के दार्शनिक ग्रंथों को जब देखते हैं तो यह नहीं लगता कि दर्शन के ग्रंथ है केवल आग्रह के ग्रंथ लगते <laughs> बहुत ऐसा हुआ है हाँ, क्योंकि इस साल में साधना तो छूट गई थोड़ा बौद्धिक तर्क जगा इसलिए तर्क शास्त्र बन गए दर्शन के शास्त्र नहीं गए भगवान मेरा कही था और कभी आग्रह के भगवान मेरा कही था हम्म। बात की बात समझ में नहीं आ तब तक सत्य तक पहुंचना बड़ा कठिन था बहुत मुश्किल <laughs> तो आजकल तो अब ऐसा होगा कि विज्ञान से झगड़ा नहीं होता और सबसे झगड़ा होता केवल अधिष्ठान की दृष्टि से साधना करने वाले को झगड़ा नहीं होता है बाकी सब होता है अच्छा ये पुस्तक आपको मिली क्या मेरे माफी साहब मेरे साथ छह गाड़ियों लेके आया था हम्म। खाली दिवाली पर दर्शन करने के लिए हमको ना बोल दिया कुमारी तो नहीं आने का हाँ। जुदा मार्ग क्यों निकाला गया अच्छा किसने अच्छा हाँ हाँ हमने कुछ जुदा मार्ग निकाला है वही मोक्ष मार्ग है वही महावीर का मार्ग है श्रीमदास का मार्ग है हाँ तो ये श्रीमद राजचंद्र का इसलिए मैंने आपसे पूछा कभी श्रीमद राजचंद्र का आप में प्रभाव रहा सारा तो अलग से लगता नहीं है કે જે એટલા માટે મને એવું લાગ્યું કે શ્રીમદ રાજચંદ્ર નો તમારા ઉપર કઈક પ્રભાવ રહેલો છે એનાથી કંઈ જુદું ના લાગ્યું वो ज्ञानी था इसमें कोई थे हाँ नहीं। बिल्कुल ज्ञानी थे बहुत आत्मज्ञानी स्वभाव तो अच्छा है स्वभाव तो आत्मज्ञानी थे ज्ञानी मेरा गुरु नहीं कोई ठीक है गुरु को आप किसको मानता है जब प्रकट होना चाहिए निश्चय में गुरु अपनी आत्मा भी होती है नहीं वो निश्चय की बात है हाँ। मतलब व्यवहार का प्रगट गुरु चाहिए हाँ। क्या आप जो है तो मानने की फोटा लेने का क्या फायदा है हाँ, ठीक है जो उपस्थित नहीं है तो फिर फोटा तो मांगी का है तो। अभी जाने का है ना हाँ बात पहुँचाई वाटर की बहुत पहुँच गई मेरे एक बात पहुँचाई कि भाई हमसे मिले हैं दादा भाई और उनसे बात करने पर यह लगा कि जो अपना चल रहा है उससे मुझे अलग नहीं करना ये आगे से सब मैंने पहुंचाई है। આચાર્યશ્રીને એમણે આચાર્યશ્રીને વિજય રામશ્રી ને છે હા આનાથી ઉપેક્ષા વત્તા દોષીએ કહ્યું છે શું કહે છે? કે અ, આ પ્લાસ્ટિક આ પ્લાસ્ટિકની કાર ના જાન્યુઆરીની અઠ્ઠાવીસમી થી માંડીને હા ચોરાસીના માર્ચની બાવીસમી સુધીમાં અમારે જવાનું છે તમે ન જાઓ તો મારો મોક્ષ છે ત્યારે મેં કહ્યું કે હું મોક્ષ શા માટે મારો એટલે હું જાણું છું કે હું જાણું છું કે દુઃખ આગળ પણ મારું એ ખાતું છે કે અજાના દ્વારા પૂરી ગરજની મૃત્યુ નહીં કરે અજાના દરવાજા ઉગડી ગયા અને તેને કોને જોયું મૃત્યુ નહીં જોયું એ વૃત્તિ કેવી છે એના હાથમાં કરગી છે એ કરગ કોને માટે મારે માટે ભાવ પાલક કરવા તે આવ્યું કેમ એમાં ગુપાડીને બેઠા છે અમારો ઈશ્વર તરફ છે બાર ઈશ્વર છે સામે તરફ ખાતો પાડો છે એમને મેં કહ્યું પણ રેકોર્ડ નાખ્યો અને હું ત્રણ ટકા આવવાની તૈયારી કરું ચોરાસી ની બાવીસમી માર્ચ સુધી અભ્યાસીમાં જાતિવાદી સ્થળ થી એટલે કે તેને થઈ ગયો છે એમને કોઈ જોશીએ કહ્યું હશે કે આ ઓગણીસો ચોરાસી ના બાવીસમી જાન્યુઆરી બાવીસમી માર્ચ અને આ ત્રેસી ની અઠ્યાવીસ જાન્યુઆરી ત્રેસી ની અઠ્યાવીસ જાન્યુઆરી થી એમનો છે તો જવાનો ટાઈમ છે એટલે એ માં જવાબ છે અને એ જો નહીં થાય તો પછી એટલે મોક્ષ મળી જાય છે તો કે મેં કહ્યું મૃત્યુને અને કાવ્ય પણ સરસ લખ્યું છે એના ઉપર ત્યાં ઉભું છે હાથમાં કલકી લઈને છે સ્વાગત માટે બેન ઉંમર કેટલી થઈ મારી ચુમ્મોતેર ચુમ્મોતેર ચુમ્મોતેર બધું જુદું જ દેખાય આમ તો બસો પછી મસ્તી માં રહેવું છે મસ્તીમાં જવું છે મોક્ષે જવું છે બંને સાહેબ મસ્તીમાં બંને મસ્તીમાં આવે એટલે મોક્ષમાં જાય પછી મસ્તી ના અનંત રહ્યા અનંત અવતારમાં મસ્તીમાં રહ્યા મસ્તી એટલે શું મનની મસ્તી હોય જે હોય મનની મસ્તી એટલે મનના પ્રયોગો કરી અને મનની મસ્તી કરી એટલે મસ્તી આવ્યા પછી પછી જતી રહે એવું ફળો આત્માનો આનંદ કાયમ જાય નહીં બરોબર એવું ફળો કહ્યું છે મસ્તી મસ્તી નહીં અહીંયા આનંદ પરમાનંદ પણ થાય પરમાનંદ આઠ હજાર નવ હજાર સૌ થઈ જાય અને ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન શરૂ થઈ જાય એ છે મારા પાસે પડ્યો નથી ફેર પાડવાનો છે તારા માર્ગે જવું છે હજુ દીપેન્દ્રની થોડી દીપેન્દ્ર તમે એટલે તમે આત્મા હોય જગત કોને બનાવ્યું એવું લાગે છે આ દુનિયા કોને બનાવી એવી લાગે જગત જગત બનાવ્યું તો અનાધિકારથી છે એ તો અનાધિકારથી છે હા કોઈ બનાવી નથી ને સારા સારા સારા આ કોણ ચલાવે છે જગત એની મેરેજ ચાલે છે એની મેરેજ ચાલે છે મારા પોતાના જ કર્મો હવે પોતે જ પોતાના જ કર્મો હવે પોતે જ પોતાના જ કર્મો હવે જ ચલાવે તમે પોતે જ ચલાવો છો તમે કર્મોથી ચાલે છે એ કર્મોથી જ ચાલે છે કર્મો ચલાવે છે કે તમે ચલાવો છો કર્મોથી ચાલે અમે તો નામના જ છીએ કર્મોથી ચાલે છે અમે તો નામના જ છીએ અપમાન તો પેલા પૂર્વ ના સંસ્કારો હોય એટલે થાય નામના નથી તમે નામના વસ્તુ પણ બરોબર છે સ્થિતિ તો પહોંચવું છે એ સ્થિતિએ પહોંચવું છે એ સ્થિતિ પહોંચવું છે હા એટલે કરતા છો કર્મ કરતા નથી તમે કરતા મેં કર્યું છે એને ઘર વાળા કહે છે મોટા મોટા આચાર્ય મહારાજે મેં કર્યું આ કર્યું સામાયિક કર્યું હા કાલે સામાયિક કર્યું આજ કેમ નથી કરતા મહારાજ પગે કર્યું તમે કર્યું તું હાથ બોલાવું ને તમે કર્યું હશે પાછું પગલો વાંધો પગે કર્યું એટલે આ ખોટું હા અને વાંચી આવે છે તમે કોઈ કામ કરેલું ખરો કોઈ કામ કરું કરેલું કઈ બાબતમાં ગમે અત્યારે તમે તમે મેરે એની મેરે આવી ગયો સંસ્કાર છે બોલે છે બાકી આપડે એટલે બોલે છે બાકી આપણે સમજીએ છીએ કે આપણે કઈ કરતા હતા છીએ નહીં બોલે છે અહંકાર કરે છે ને અહંકાર કરે છે નહીં કરતો અહંકાર ના થવું જોઈએ થવું ના જોઈએ અહંકાર થાય છે એટલે જીવાતમાં થયો અને અહંકાર ના થાય ભગવાન થયો શું થયું I with my I with my is Jivatma. I without my is Parma. I without my I with my with my માં જપ without my વિથ માયમાં છું પણ વિધાઉટ માયમાં જવું છે અત્યારે તો વિથ માયમાં છું પણ વિધાઉટ માયમાં જવું છે ખાતરી બરોબર બસ પારકી વસ્તુને માય કરી બસ પદાર્થ પારકો જે વસ્તુ તેને પોતાનો કર્યો મારી ઘરો બધાને પોતાનું ભૂલી ગયા અને પર રમણતા રમણતા કે આખો ધારો પરમન પરમ રમણતા બરોબર રમણતા બધા જોયેલી નહીં નહીં અનુભવ આવે અનુભવમાં દરેક મહાદેવને ધરે છે જો મહાદેવને જતા હોય તો મહાદેવને ધારી ઈશ્વરને ઈશ્વરની ભક્તિ એ પૂજા કરવાની હોય છે હા એનો પ્રશ્ન શું પ્રશ્ન સમજાયો ને એ શું કે છે ઈશ્વર માણસને ધરે છે એટલે ભગવાન પોતે માનુષમાં અવતાર લઈને આવે છે અને જો એવો અવતાર લેતા હોય તો પછી ભગવાનની ભક્તિ કરવાની જરૂરત શું રહી છે કોઈ માનવ દેહ થઈને માના પેટમાં આવે નહીં ભગવાન હોય ભગવાન માના પેટ માં આવી અને અહીંયા અવતાર લે નહીં એ સો ટકા હાથી માની લે ખબર ને કારણ માના પેટમાં એટલું બધું દુઃખ છે કે ભગવાન શું અહીંયા આગળ આવે તો સમજ કરી ને અને ભગવાન ને કોઈ કર્મ હતું નથી નિરંજન હોય છે બધા અંદરમાં કરવાની શી શું કહ્યું એટલે ભગવાન માણસ ભગવાન ધરતા નથી માણસે એટલે મનુષ્ય ભગવાન થવા માટે ભક્તિ કરવાની જરૂર છે મનુષ્યને ભગવાન થવા માટે ભક્તિ કરવાની જરૂર છે જેને એને જે થવું હોય જેની ભક્તિ કરવી હે ચોર થવું હોય તો ચોરની ભક્તિ કરવી લૂંટાવ થવું હોય તો લૂંટાવ ભક્તિ કરવી અને ભગવાન થવું હોય ભગવાનની ભક્તિ કરવી જ્ઞાની પુરુષ ધર્મ છે અને તે અંદર લાભ આપે પોતે તર્યા હોય ત્યારે તારવાનો પોતે જેવો થયો હોય એવું કરી આપે પોતે જેવો થયો હોય માનવ ધર્મ બાળકો છે માનવ ધર્મ શીખવાડે તેથી આગળ દૈવી ધર્મ સ્વીકારે એટલે માનવ અતિ માનવ નો ધર્મ અતિ માનવ નો ધર્મ જાણતા હોય અતિ માનવ ધર્મ પાત્ર ધર્મ ધર્મ જાણતા પાત્ર ધર્મ સ્વીકારે માનવ ધર્મ જાણે માનવ ધર્મ શીખવાડે અતિ માનવ જાણે અતિ માનવ શીખવાડે અને મુક્તપણાનું આ બધા અવલંબનથી મુક્તપણાનું એ મુક્ત થયેલા હોય મુક્તપણાનું આપે એટલે આપણે શી વાત સમજવી છે કઈ વાત એ કોઈ કોઈ કોઈ જીવ માત્ર ને કિંચિત માત્ર દુઃખ ના આપવું જોઈએ કોઈ દુઃખ આપણને આપે તો પણ આપણે એમાં પાછળતા નહીં કરવી જોઈએ કોઈ દુઃખ આપે તો હમણાં પાછળતા કરે તો પણ આપણે પાછળતા નહીં કરવી જોઈએ શું કહ્યું જો માનવ એવું હોય તો અને માનવ ધર્મ જો સારી રીતે પાડે તો મોક્ષમાં જવાની છે બહાર જ નથી માનવ ધર્મ જ જો સમજી રહ્યા બહુ થઈ ગયું બીજા કોઈ ધર્મ સમજવા જેવો છે જ નહીં માનવ ધર્મ એટલે પાછળતા નહીં એનું માનવ ધર્મ આપણને કોઈ ભાગ વળે તો આપણે એને એ પાછળતા કરીએ પણ આપણે પાછળતા ન કરી શકીએ જો આપણે મનુષ્યના પ્રમાણમાં ક્ષમતા રાખીએ અને ભાઈને કહીએ ભાઈ મારો શું ગુનો છે મને બતાવે તો હું ગુનો કાઢી નાખું શું કરું માનવ ધર્મ એવો હોવો જોઈએ કે કોઈને કિંચિત માત્ર દુઃખ ના થાય આપણાથી ભોગનાથી આપણને દુઃખ થાય એનો પાકી ધર્મ છે તે આપણે સામે એનો બદલે પાકી ધર્મ ન કરી શકીએ પાપની સામે પાપી નહીં કરવું એનું માનવ ધર્મ આ માનવ ધર્મ માનવ કોઈ માણસ આપણને ગાઢ પડે અને પછી આપણે એને ગાઢ પડીએ કોઈ માણસ આપણને માર મારે આપણે એને માર મારીએ પાછું થઈ ગયા પછી મારો ધર્મ રહ્યો જ ક્યાં એટલે ધર્મ એવો હોય કે કોઈને દુઃખ ના થાય માનવ ધર્મ આ રીતે પાળવામાં અને જે પોતાની ફરજ સામાજિક ફરજ નોકરી કરતા હોય એની અંદર જે માનવ ધર્મ પાળવો ધર્મ પાળતા હોઈએ પણ એને નોકરી કરતા હોય ધંધા કરતા હોય ત્યાં જુનિયર્સ પાસે કે ગમે એની પાસે એને છે તો દુઃખ થાય એવું એવું શું થાય છે જયારે પોતાની ફરજ ચૂકે ત્યારે એવું બધું થાય છે તો કે આ વિરોધાભાસ ઉત્પન્ન થતો હોય એવું લાગે છે પછી આપણે એની પાસે માફી માંગી લીધી ત્યારે ભૂલ પૂરો હોવો છે આવતા હોય મારે તરીકે કે આપણા નીચે હોય કે ઓફિસમાં ગમે તે હોય એને આપણે સાચી સલાહ આપતા હોઈએ ત્યારે એને એ પોતાની ફરજ ચૂકતા હોય તે ઘડી આપણે એને સાચી સલાહ આપીએ હવે એનાથી પેલા એ દુઃખ તો થાય તે ઘડી વિરોધાભાસ ઉત્પન્ન થતો તમારી દ્રષ્ટિ સાચી છે તમારો ઈરાદો હોય એને સાચવતાનો એ ન હોય ત્યાં બીજો કોઈ છે કે નરસંદા ગામના છે એ પોતે કહે છે હું ખોવાઈ ગયો હું મને જડતો નથી પછી બીજો પ્રશ્ન આપણે આપણને મરી શકીએ ખરા આપણે આપણને મરી શકીએ ખરા ક્યાં ક્યારે અને કેવી રીતે આ બીજો પ્રશ્ન ઘણા તત્વોથી માયા મને પરલી બેઠી છે માયા માયા હા માયા એના કારક હું દુઃખી દુઃખી થઈ ગયો છું ત્યારે કાચેલા હતા ચેલાવેલા સુધા ચેલાવેલા પાડી શકશો દાવો દાખલ કરી શકાતો નથી તમારી દિવ્ય કોર્ટમાં દાવો નોંધાવી શકો જરૂર માયા કરી ડ્રાઈવર દબાય જરૂર નહીં ચાલો પછી કોના છે ઘણા વાર પછી શું ફાયદો કાઢશો આનંદ આનંદ મળે ને ના છે આખી બદલ નથી કરતી આત્મદ્રષ્ટિ બદલવાનું કે છે આત્મદ્રષ્ટિ બદલવાનું છે ને હા આપણે કરવી છે ને અરજી કરી છે આપણે પૂરેપૂરી લાયકાત હોય એટલી લાયકાત હોય એટલી લાયકાત તો આપવા તમે મને ભેગા થયા તો એ લાયકાત પૂરી નથી ભેગા થયા એની લાયકાત નથી ભેગા થયા લાયકાત છે બરોબર બદલી છે મહાશક્તિની ઉપાસના કઈ રીતે કરે સંસારમાં રહે દેવી કવચ દેવી કવચ દેવી કવચ સરલા તિલક સરલા સર્વ કેટલો બચ્યો મને રોગ નથી ભક્તિ ઉપાસના ભક્તિ ઉપાસના મારે આપણે ત્યાં રોગ કેટલો વધે છે રોગ એ બધા બધા જીવ માત્ર સંસાર રોગ હોય એ સંસાર કેટલો વધે છે ખબર નથી ચિંતા ઉપાધિ થાય છે રોગમાં કયો રોગ થાય છે આ બધા રોગ તો બધા આવો કરતો ભારે રોગ મને પાસે પડ્યા હતા આવો રોગ જ નહીં પડતો માર શક્તિ ની ભૂલ નથી તમને આવડતું નહીં માર શક્તિ શું કરે ચિંતા ચિંતા બધું બધું નથી આમાં શું દવાનું પાણીમાં જાય ત્યાં મોટો પ્રભાવ પ્રભાવ થઈ આવે દસ વર્ષ મહેનત પાણી પાણીમાં નથી ગઈ ઓછા થયા ઓછા થયા ચિંતા ના થઈ ચિંતા થાય છે તમે ચલાવનાર હું જ કરાવું શું કરાવું હું જ કરાવું ને માં શું કરાવે મારી શક્તિ નથી ને શક્તિ ખરી મામા શક્તિ ખરી મારી શક્તિ ઉપાસના કરી છે કરાવે છે માં શું કરાવે ચલાવવા દો મત તમે ચલાવો જવા દે કેમ ચલાવવા દો ચિંતા ના કરો જીવાય જાય જીવાય જાય સહજ જીવન જીવાય જાય સહજ જીવન જીવાય ભાગ પણ વ્યવસ્થા છે ગાય બાળ સહજ રહે માનસિક માનસિક રહે ગુસ્સો માનસિક ગુસ્સો રહે ગુસ્સો માનસિક રહે બહાર ના આવે સહજ જીવન જ ના કરે સહજ રહે હજુ બાકી તો સહજ રહે સહજ જીવન એટલે ભગવાન થવાનું હોય તે સહજ જીવન હોય ના કોને શીખવાડ્યું તો સહજ જીવન શીખવાડવું પરમહંસ યોગાનંદ પરમહંસ યોગાનંદ આપણે કરેલા કર્મો ની પ્રયત્ન કરવા પડે પ્રયત્ન કરવા જ ના પડે પરને નિદ્રા થઈ રહી છે અત્યારે થઈ રહી છે નિદ્રા થઈ રહી છે અનુભવમાં કેવી રીતે ખબર પડે આપડો બાળક હોય છે મોટી મોટો ભીતભાઈ છે નાની ઉંમર ક્યાં ગઈ નાની ઉંમર નિદ્રા થઈ ગઈ અને યુવાન ઉંમર યુવાન ઉંમર નિદ્રા થઈ ગઈ શ્રદ્ધા રસ કરે છે નિરંતર બંધ ન પડે એટલે તમારે કરવું શું જોઈએ કે નિદ્રા બે પ્રકારની એક બંધપૂર્વક ની નિર્જા હોય છે સાધનામાં બંધાય નહીં ને નિર્જા થયા કરે એ નિદ્રા કહે છે કે હું એક નિદ્રા કહું છું હા એ નિદ્રા ના એ તો નિદ્રા બધા નિદ્રા જ કહેવાય પણ બે પ્રકારની નિદ્રા કાર્ગો બંધાય અને નિદ્રા થાય એક સંભળ રહે નિદ્રા થાય એમાં તો બંધાય નિદ્રા તો એક નંબર રહે નિદ્રા પહેલું તમને થાય પછી બીજા ને શું કોઈ અપલોડ કરવા જરૂર શું પેમેન્ટ થોડો અહીં મેરેજ થાય છે ને પેમેન્ટ થોડો થાય છે એની જાતે જ થાય મેરેજ થાય ઈચ્છા ના હોય તો આપો એના લાગણ કર્મ દ્રવ્ય કર્મ કેટલા ભોગવાના બાકી રહ્યા તે જાણી શકાય ખરા તે જાણવાની વિધિ બતાવતા આપના આ જેટલા કાળા કાળા કાળ જતા રહ્યા એ ફરી આપણા એ બધા ભોગવાઈ ગયા હવે આ ધોળા છે એ બાકી રહ્યા છે એ ભોગવાઈ જશે ને જતા રહેશે આ નોંધ ધીમે ધીમે ભોગવાઈ ગયા વાંક્યો ભોગવાઈ જાય છે કોણ ભોગવાઈ જાય છે બધું ભોગવાઈ શરીર ભોગવાઈ ધીમે ધીમે ચામડી લટકતી થશે એમ કરતું કરતું આ મીણબત્તી ખલાસ તમે સમજે ને એટલે ધૈર્ય કરવા બધા કેટલા બાકી રહ્યા તે આપણી બીજી ઈચ્છા છે તેના પછી કાઢી શકાય આવી ઈચ્છાઓ કેટલી છે એના પછી કાઢી શકાય કે આ દસ વર્ષ કે પાંચ વર્ષ સર્વેકર બાકી છે ઈચ્છા ઉપર તમે કહ્યું ને ખાસ ઈચ્છાઓ નથી કોઈ બીજું બીજું નો કરતું જાણવાની ઈચ્છા છે નો કર તારે કહ્યું છે નો કર શું પૂછ્યું છે કોણ આપણે કહ્યું વિસ્તાર કે કહીશ તો ગઈકાલે કહેલું કે કઈ એટલા ઘરે પૂછે બીજું જાણવું છે તમારામાં ડિટેલ નથી આ બધા જેટલા માણસો કર્મ ક્રોધ માર નાયક પીડાય જે જે કઈ કરવામાં આવે છે તે બધા લોક કરવું છે શું છે ક્રોધ માર માયા લોક ભાવ કર્મ સિવાય બીજા બધા જે કરવામાં આવે છે નો કર્મ છે નો કર્મ અર્થ શું છે કે જો તે બ્રેક દબાઈ છે તો એક્સિડન્ટ નહીં થાય અને બ્રેક દબાઈ નહીં હોય તો એક્સિડન્ટ થઈ એટલે જો તમે જ્ઞાન લીધું છે તો તમને આ કર્મ એનો બીજ નહીં પડે ફરી બીજા કર્મ છે નહીં અને જો જ્ઞાન લીધું ના હોય તો ફરી બધા બંધાશે એ વિચારે નો કર્મ કર્યા ઘર બધાય ખરા ઘર ના પણ બધાય અપેક્ષા એટલે તમે જ્ઞાન લીધેલું છે એટલે તમને પેલા નો કર બંધાય નહીં એટલે નિકાલ કરવાનું મેં તમને કહ્યું નિકાલ કરો છો નિકાલ સિમંદર સાહેબ પાસે કેટલી વાર હેરા છો ગમતું બંધ કર્યું ગમતું બંધ નહીં કરવું બધું હતું ગણવું સરખું થતું સરખું થતું નથી શ્રીખંડ તળી આવી શ્રીખંડ આવે તોય બને તળી આવી તોય બને એવું રાખવું બહુ અતિશય નહીં એમ કે છે એવું થતું નથી એમ કે છે થતું નથી એવું કર્યા ઉપર છે જ્ઞાન લીધેલું છે હે મેં જ્ઞાન લીધું છે આપના શહેરમાં ભાવપૂર્વક પ્રમા કણા આંખ મારી એક ફરિયાદ જે આખરી સુપ્રીમ પાવર હોય તેને પહોંચાડશે હે પરમાત્મા તમે તો સ્વીકાર જ નતો ને માનવ જાતના સુખ દુઃખ નિર્લેપતાથી જોઈ રહ્યા છો પણ માનવ જાતમાં આજે જિંદગી રીતે થઈ રહી છે શ્રદ્ધા વિહાણી ધાર્મિક ક્રિયાઓ અને મંદિરો અને કથાઓમાં થતી ભીડ એ ધર્મને ધનને આવેલો સોજો છે સોજો ભીડ સોજો છે એવું કે છે ધર્મ આખરી આખરી શ્વાસ લઈ રહ્યો ધર્મ આખરી શ્વાસ લઈ રહ્યો છે હજુ આખરી શ્વાસ તો લેવા માટે અઢાર હજાર વર્ષની જરૂર છે તો નીચે જયારે તમારી ફરજ છે કે કોઈ કેવળ શબ્દ શક્તિ નહીં પરંતુ ચમત્કારી ક્રિયા શક્તિ વાળા મોકલો શબ્દ ને સાસુ ત્યારે જ મોટો સમુદાય માનશે કે જયારે જગતના વૈજ્ઞાનિકો ચમત્કારી શક્તિ વાળા માટે કામ પકડશે જ્યાં સુધીનો સાચો આંતરિક ધર્મ પાડનારા કયું માનવ સમુદાયમાં નિભાયા કરશે આજની વિશ્વાસની જરૂરિયાત છે ચમત્કારી સંદેશ બીજું શું કરીએ સંદેશ પહોંચાડો સંદેશ પહોંચાડો બતાવી દઈએ બીજું પણ એ ભાઈ સંદેશ પહોંચાડી જવાબ મોકલે હા જવાબ ના એટલે તમારે મારફત ને કોઈ માનવ મોકલે એટલે અમે લખ્યું કોઈ સંત ને મોકલે ત્યાં કોઈ માનવ ને મોકલે થયું છે તો સાયન્ટિફિક સરકમસ્ટન્સ એવિડન્સ એટલે શું એ સરિતા સમજાવવા કરતા તમને સમજાવી સાયન્ટિફિક શકો થયો નોર્મલ સ્થિતિ એટલે શું તે શા ઉપાય કાયમ નોર્મલ છે દરેક માણસને સમજણ સામાન્ય સમજણ દુનિયાની રહેવાની હોય છે પણ જ્ઞાન અને અજ્ઞાન ની સમજણ કેવી રીતે કેવી રીતે ખાસ કરી જ્ઞાનની સમજણ કેવી રીતે કેળવી અને વધારે યોગ્યતા કેળવ્યા વગર કઈ પ્રાપ્ત થતું નથી જ્ઞાની પુરુષની કૃપા કાયમ મળે તે માટે કેવા પ્રકારની યોગ્યતા કેળવી જ્ઞાની જ્ઞાન ને આકારમાં મૂકી શકાય એટલું સામર્થ્ય કેવી રીતે પ્રાપ્ત થાય આ એના પ્રશ્નો છે પાંચ પ્રશ્નો હું શુદ્ધાત્મા છું તેની પ્રસિદ્ધિ નિરંતર રહે તે માટે શું થાય પ્રસિદ્ધિ રહે તો શું કરશો પછી આનંદ આવે આપ કહો એ પ્રમાણે નિરંતર આનંદ અત્યારે કઈ પ્રસિદ્ધિ છે તમને અત્યારે જયારે પૂજા કરીએ કે ચરણ વિધિ નો પાઠ કરીએ ત્યાં સુધી બરાબર રહે પછી તો ઊંચી વાત માં થઈ જાય અત્યારે જે પૂજા કરે અથવા ચરણ વિધિ નો પાઠ કરે ત્યારે રહે પછી તો જીવાતમાં ચોર થઈ જાય રસિકભાઈ જો પ્રસિદ્ધ રહે છે નહીં તમે રસિકભાઈ જો એ રહે છે નિરંતર નથી રહેતી નિરંતર નથી આપણી તરંગીઓ નો પાઠ કરીએ ત્યાં સુધી રહેશે તો ચંદ્ર પછી ત્યાં જતી રહેતી પછી આ સાંજ સુધી રસિકલા રસિકલા પછી આપણા ને એમાં રાતે રસિકલા આપનું સ્મરણ કરી શું જઈએ ત્યારે બરાબર આનંદ રહે રાત્રે આપનું સ્મરણ કરી શું જઈએ ત્યારે બરાબર આનંદ રહે છે આનંદ રહે છે ખાસ ઉપાય કરવાની રસીદી રહે માટે ઉપાય કરવાની જરૂર છે તમને બતાવી દઈશું તમે ઉપાય ઉપાય ઉપાય છે ઉપાય ના હોય સહજ હોય જ્ઞાન હંમેશા સહજ હોય બીજું આ દુનિયા રચના કોઈ નથી બધું સાયન્ટિફિક સગવડ એવિડન્સથી થયું છે એ સાયન્ટિફિક સગવડ એવિડન્સ શું છે એ આપ જરા એને સમજાવો થોડીક ટૂંકા માહિતી અને કાયમ નોર્મલ રહે નોર્મલ સ્થિતિ એટલે શું આ નોર્મલ એટલે શું ninety seven is is below normal fever ninety seven is the below normal fever ninety nine is the above normal fever ninety eight is the normal શું સમજાયું નાઇન્ટી એટ નોર્મલ હા જો સહેમત થઈ જાય તો અમુક અમુક પુષ્ટિકારક ખોરાક લેવાની શરૂઆત કરીએ નાઇન્ટી નાઇન થઈ જાય તો પુષ્ટિ ખોરાક કારક ઓછા કરતા શું કહ્યું તેનાથી નોર્મલ લેવા છે નાઇન્ટી સેવન થાય તો પુષ્ટિ કારક દૂધ દૂધ લેવું નોર્મલ માનસિક નાઇન્ટી નાઇન થાય દૂધ પીતા બંધ કે શું કહ્યું એટલે નોર્મલ રાખવું આપણે માનસિક નોર્મલ નથી માનસિક નોર્મલ નથી રહેતું માનસિક માનસિક નહીં આ બીજી બધી બાબતો નોર્મલ રાખવું સમજો ખાવા પીવામાં આજ ઓછું ખાઈએ તો બપોર પાંચ વાગે પછી ભૂખ લાગે તે પછી ઉપાધિ થાય વધારે ખાઈએ તો સંભળામણ થાય મોટા માણસ નોર્મલ લોભ આવે ક્રોધ આવે નોર્માલિટી ક્રોધ માન માયા લોભ એ બધાની નોર્માલિટી જોઈએ છે આ નહીં સુખ દુઃખ વેદના એની નોર્માલિટી જોઈએ ચિંતા રોજ થાય છે એવા પ્રશ્નો હોય તો ના પ્રશ્નો હોય તો થાય પણ કરી આપના કોઈ પાડે તમે ના પાંચ આજ્ઞાઓ આપી છે એ પાડી છે હવે જ્ઞાન લીધું છે આજ્ઞાઓ આપી છે એ પાડે કઈ કઈ પાડો છો હા જે રિયલ રિલેટિવ એક ચિંતા ના થાય છે નિરંતર સમાધિ રહે એવી સ્થિતિ પ્રાપ્ત નથી હજુ એવી સ્થિતિ પ્રાપ્ત નથી થઈ ગયા વખતે જ્ઞાન લીધું એટલે બહુ સમય થયો નથી એટલે એવી સ્થિતિ પ્રાપ્ત નથી મારી પાસે બેસીને સમજવાની જરૂર હતી ને ભેગું થવાય સમજીને ઉકેલા સમજ સમજ ક્યારે બેસી ગઈ ને કોઈ ચિંતા નહીં ને હા કોઈ ચિંતા નહીં ઉપાધિ નહીં કશું જ નહીં ક્યાં છે પંડિત જીવન ચિંતા ના થાય જીવન ઘનિક ભાગના જ્ઞાનીઓને ચિંતા હોય ખુલ્લે ઘનિક ભાગના જ્ઞાનીઓને અંદર આનંદ હોય બહાર ચિંતા હોય તમે બારે ચિંતા નહીં કેટલી આઝાદી છે આ અગિયારમાં આશ્ચર્ય તમે બારે ઉપાધિ રહી છે એટલે એવું આ વિજ્ઞાન છે માટે આને પૂરું પૂરું કરી દેવું અક્રમ વિજ્ઞાન છે જ્યાં ચિંતા નો નથી ઉપાધિ નો આદિ વ્યાધિ ઉપાધિ ને સમાધિ હજારો માણસો સમાધિ કેવી સુંદર રાજદારો દાદા નિરક્ષર યાદ રહે કશે જ નહીં આપણે ખસેડવા છે જો અગિયારમું આશ્ચર્ય એવું સુંદર સમજ આશ્ચર્ય લાભ લઈ જો ખરેખર નહીં સિમંદરભાઈ પાસે તમામ શાસ્ત્રનો સાર અને જવાબદારી એક ચિંતા થાય છે જવાબદારી અમારો એક જવાબદારી અવતાર વધાર ના થાય પછી કેટલીક જવાબદારી અને વગર મહેનતે મહેનત તમારે કેવી કરી પડી સર્વિસ તો ચાલુ છે હે કરો છો કરો બધા જે હારમ હોય કે નબળો હોય પણ જો તમે તમે સુધાર્થમાં છો અને તમે દ્વેષાની નથી ખરેખર જાગૃતિક છો તો તમને અડે નહીં હા ખરાબ હોય અને જો તમે સુરેશ જાણી છો તો બધા તમને ખોરાક સુરેશ જાણી તમે ખરેખર છો અને જામેલિક છો જામેલિક છો ને કેવું વિજ્ઞાન છે આ વિતરાગોનું ચોવીસ શિક્ષકોનું વિજ્ઞાન તો જુઓ ગજબ કરામત છે બે કલાકમાં ચિંતા પણ થઈ ગઈ કાઢી ગઈ જે ચિંતા લાખો અવતારે ના જાય કબીર મારું જ્ઞાનીએ શું કે અંદર આનંદ છે વ્યવહારમાં બહાર ચિંતા વ્યવહાર વ્યવહારમાં આનંદ નિશ્ચય નિશ્ચયમાં જોયું તમે અનુભવમાં જોયું બિલકુલ બિલકુલ એવું દસેક હજાર માં અંતર તમારે એવો લાભ થવો છે જ્ઞાની પુરુષ હતા તેમને શું કહ્યું કે હું તો અનંત નો ભાજન શું કરોડા હે ભગવાન હું તો અનંત દોષ નો ભાજન શું કે પછી આગળના વાક્યમાં કહ્યું કે દીઠા નહીં નિર્દોષ તો કરીએ કોણ ઉપાય